આપણા દેશના આપણા દેશમાં અને પશ્ચિમના દેશના ફિલોસોફીમાં શું ફરક છે શંકરાચાર્યની ફિલોસોફી અને અહીંના સોક્રેટીસની એમાં શું ફેર છે બધા માણસ માણસ હોય એટલા દરેક માણસે માણસે હોય આ મનુષ્ય થર કેટલા છે ચૌદ લાખ છે તમારા વિચારો મળતા આવે એવા માણસો અમુક હોય તે તમારો થર કહેવાય અને કેટલાક વિચારો જોડે તમને તો આગળ મફત ખાવા પીવાના તો તમને ગમે નહીં એવું બને ના બને બને હા એટલે લેયર છે આ ફોર્ટીન લેખ લેયર એટલે આ કોઈન આપણે આમ આમ વ્યવહારમાં કાયમ ના ગમે એમ પાર અડધો કલાક જોડે ગમે અને આપણે ગુજરાતી હોય તો બધું એમનું શું કેવું છે એમનું શું પૂછવું છે શંકરાચાર્ય અને એમાં બહુ ભેદ ક્યાં શંકરાચાર્ય ક્યાં આ લોકો તો આ લોકો જે અહીંના લોકો જે એમના ફોલોઅર છે તે બધા ઇન્દ્રિયોમાં મસ્ત છે જયારે પેલા એમના ઉપરી છે એ એવા જાગ્રત છે શું છે એમાં એ જેમ પેલા ચતુર્મૂર્તિ કે છે ને અવેરનેસ અવેરનેસ હે અવેરનેસ એટલે એમને અવેરનેસ હોય છે એ લોકો અને આ લોકો શું અવેરનેસ નથી હોતી ઇન્દ્રિયોમાં મસ્ત હોય છે પેલા અવેર હોય છે એટલો અને આપણા શંકરાચાર્ય તો આત્મા અને આત્માની વાતો બધી કરી નાખે એની ક્યાં વાત છે એને બહુ બહુ છે પછી બીજો પ્રશ્ન આપણા ઇન્ડિયનો તો ક્યાં સુધી પહોંચ્યા છે આ અવેરનેસ અમને શીખવાડવું પડે કે તમે જે કરી રહ્યા છો ખાઈ રહ્યા છો તમે જે મોહ કરી રહ્યા છો પ્રેમ કરી રહ્યા છો એને તમારી જાગૃતિ જાગૃતિપૂર્વક કરો શું કે છે આ તો ઊંઘમાં કરી રહ્યા છે પછી અને આપણા તો ઇન્ડિયનો પ્રવેશ જ નહીં ને આપણા ઇન્ડિયનો તો અવેરનેસની જરૂર નથી આપણા લોકો બિવેર થયેલા લાગતા છે બિવેર અને બિવેર એકલા નહીં એલર્ટ થવું થયેલા આ નવી બી જાય ને તો એલર્ટ હોય પેલા એલર્ટ ના હોય અવેર હોય એ એલર્ટ આ હું શું કહેવા માંગુ છું કે awareness first step second step behaviourness third step alertness હવે એલર્ટનેસ એ કઈ પેલી કઈ કંપની હા પાર્ક દેવી કંપનીના મેનેજર તે મને કે છે વ્યવસ્થિત શક્તિને હું સ્વીકાર કરું નહીં કે છે તેથી ભલે કઈ નુકસાન છે નહીં તમે કરો કે ના કરો મેં કહ્યું મને નુકસાન નથી નહીં એવું કહ્યું મને શું નુકસાન તમે સ્વીકાર કરો કે ના કરો તેથી કે ના એવું તમે છૂટારા થઈ જશો મારે જાણવું છે કે તમે વ્યવસ્થિત કહો છો એવું કેમ માની શકાય હા હું સાથે પાક દિવસમાં છું મેનેજર તરીકે તો કેટલો બધો જાગ્રત રહું છું કેટલો બધો એલર્ટ રહું છું અને તો આ ફટાડે વ્યવસ્થિત મૂકું શું થાય કે વ્યવસ્થિત અર્થ એવો નથી કહેતો તમે જાગ્રત રહો પછી પછી એમ છતાં બગડે તો વ્યવસ્થિત કર્યું શું કહ્યું પણ મારા માને માન્યામાં ના આવે કે હું એલર્ટ છું કે તમે તમે એલર્ટ છો જ નહીં કહ્યું હા હું એલર્ટ નથી હા આવડું બધું કાપણ ચાલે છે તમે નતા તે બંધ હતું કે બંધ હતું કે આમ તમે નહીં હોતા નહીં બંધ થઈ જશે શું માની બેઠા છે પણ એલર્ટ તો રહેવું પડશે ને મારે તમે એલર્ટ નથી એલર્ટ તો મારી જોડે છોકરા છે તે તમે છે ને એલર્ટ છે એટલે અપમાન જેવું લાગ્યું મેં ગમત કરી જાય અપમાન લાગે બધા તીખું જરા અપમાન લાગે ને ત્યારે જલ્દી સમજી જાય પછી અને કહેતા છોકરાની જોડે પણ સરખાવડો છો ના તમે તમારી મેરે માફ કાઢો કે તમે એલર્ટ છો એ કરેક્ટ છે નહીં એ તમારે માફ કાઢવાનું હું તમને લાભ શબ્દ બોલું છું આવે સાંભળો તમે ભીજના પટેલ છો એવા ચોક્કસ ટકા રાતે હળવો ગોદાળો ખાવ છું નથી ખાતા ખઉં છું ને હળવો ખાઈને પછી દૂધ દૂધ પીને સુઈ જાવ ખરા કોક દાડો દૂધ પીવું ને દૂધ પીવાની મારે જરૂર નહીં કે ને પણ ઊંઘી જાવ ખરા ને કલાક દોઢ ઊંઘી જવું કે પછી મય મય ખાધો ત્યાંનું શું થયું તપાસ કરો છો પાચક રસો કે બાયલ કેટલું પડ્યું પાચક રસ કેટલા પડ્યા એનું પ્રમાણ કેટલું પડ્યું એ બી તપાસ હું બિલકુલ જાગ્રત નથી હવે આખું વર્ણન ના કરશો કે બધું સમજી ગયું આ તો આ દિશા જ મને ઉગડેલી નથી કહેતા ના ભાઈ એમાં આ કારખાનું શું ચલાવ મહી જો કારખાનું એવડું મોટું ધમ ધોકાર ચાલી રહ્યું છે હવાના પરમાં બ્લડ જુદું સ્ત્રીઓને દૂધ જુદું યુરિન જુદું બધું બધું જુદું ટેમ્પરેચ આખું કેવું આ તમે ચડાવે છે આ તો નેચર ચડાવે છે તમે નિમિત્ત છો વચ્ચે એને કઈ કઈ હું એલર્ટ નથી કરતો તો એલર્ટ કોનું નામ કહેવાય કે એની એવરી કોર્નર એલર્ટ હોવો જોઈએ કેવું આ તો છે તે કારખાના ચલાવે અને છોડીઓ છે તે ગાડીઓ લઈને ફરવા ગઈ હોય અને પછી કે શું એલર્ટ છે એલર્ટ તો હું આ કેનું નામ કહેવાય બોમ્બ ના પડે કોઈ જાતનું એટલે પછી આ એ એલર્ટ ને એવરી કોર્નરમાં આવવા માટે હું શું કરું છું એક્ઝેક્ટનેસ આપું છું શું કરું તે બધા ખૂણામાં જાગ્રત થાય કેવું અવેરનેસ પછી બિવેરનેસ પછી એલર્ટનેસ આ એક્ઝેક્ટનેસ આ વિજ્ઞાન છે આપણું તે એક્ઝેક્ટનેસ શું છે બધી જગ્યાએ જાગૃત છે સમજાય થોડું બરોબર એક્ઝેક્ટનેસ રણછોડભાઈ સાહેબે કે છે પચીસ વર્ષમાં તે કૃષ્ણમૂર્તિ પાસે બેઠો અને દાદાનું મારે અડચણ આવી ત્યારે કૃષ્ણમૂર્તિ કામ લાગ્યા નહીં દાદા મને તરત કામ લાગતા લાગ્યા ના કામ લાગે એ કૃષ્ણમૂર્તિ ખોટા નથી કૃષ્ણમૂર્તિ દેવ જેવો મારે દેવ જ જોયેલો ને છોકરું પણ તે જ્ઞાન કામ ના એ જ્ઞાન વરીને માટે કામ અને અવેરનેસ માટે કામ નથી બીજા આપણા લોકોને હવે આપણા લોકોને કોઈ સુધરે જ નહીં એ કહે છે ને પહોંચે જ ફેરફાર નહીં થતો ના થાય ને તમારો ટાઈમ નકામો જાય આ તો ના ફેરફાર થાય ઇન્ડિયન બધું હવે એને કહી ગયેલા શું કહ્યું ના બેન શું કરો બિઝનેસ કરો છો કે ડોક્ટર છે તમે અડચો નહી કોઈ અડે અહંકાર ને અહંકાર નથી કેવા રહ્યા નહીં મનના ડાક્ટર મન ચાલુ થઈ ગયું કરી આવ્યું બેટા અનુજ પૂછે છે કે મારે મનના ડોક્ટર થવું હોય તો શું કરું તમારે મારે તો મારી જોડે છે તે આઠ મહિના રહેવું પડે જોડે જોડે અને પૂછપૂછ કરવું પડે એમ રહ્યા એકલાથી ને બધું પૂછી લેવું પડે કે આનું પદ છું આનું પદ છું આનું છું આનું છું આનું છું આનું છું આનું છું મૂળ વસ્તુ રૂટ કોસ બધા કોસ કરતા કરતા રૂટ કોચ ઉપર આવી જવાનું નેપકિન બેપકિન આપો છો નિરૂપણ કહે હું ગાડી થઈ જઈશ થોડી કે છે હું ગાડી થઈ ગઈ એવું લાગે મને બરોબર એ બોલે છે તે દાય છે બોલે છે તે ડાય છે ગાડી ગાડી થઈ ગઈ એવું લાગે બોલે નહીં હું નિરાગે પડી ગઈ પ્રભુ બેને મગજ હગા થાય છે ને ચડ્યો ને કેટલા ચાલુ હોય છે સવારથી તો પાંચ છ વાગ્યા છ વાગ્યા સુધી સવારથી છ વાગ્યા સુધી પતિ નહીં ઇમરજન્સી ઓપરેશન કરવા પડતા છે હેલ્પિંગ હશે બીજા બધા હેલ્પિંગ ડોક્ટર દવાખાનું છે તમારે પોતાનું ઓફિસ ઓફિસ ઓફિસ કે કલા સંસ્કૃતિ તકલીફ નહીં હોય બસ તો જોઈએ અમી અમી આ બેબીને ત્યારે કોઈ વિશ્વાસ આવે ખરો હા એને એવા વિચાર જ નહીં આવતા હોય ઠીક છે એને એવા વિચાર જ નહીં આવતા હોય એને વિચાર જ એવા આવતા હોય એને વિશ્વાસ નો વિચાર જ નહીં આવે બેબીને વિચાર ના આવે તો વિચાર આવે તો સુખી ભય લાગે એરોપ્લેન નું બેઠું ભય લાગે ને જતા સમજણ સમજણ ભાઈ મારે છે વાત છે હે હે ગુજરાતમાં જ દરેક માણસ ઉપર વિશ્વાસ રાખો નથી નોર્મલી આવે તો છેતરીને કઈ આત્મા લઈ જતા નથી બરોબર પણ એક જ જણ છેતરા છેતરા મળી આવે છે બધા ભાવનું હાથું ભાઈ પણ વિશ્વાસ જ કરવો નથી તેને પેલો મળવાનો હશે ના મળે હમ અવિશ્વાસ ની નજરે જોઈએ તેના જે મૂળ કશું ફાયદો જ લાભ થાય ને એટલે વિશ્વાસ હું તો આખી માણસ જાત નો હું વિશ્વાસ વિશ્વાસ નથી આવતો એટલી બધી નબળી છે માણસની બેભાન પણ છે કમક્કલ કમક્કલનેસ છે ફૂડિશનેસ છે અંધશ્રદ્ધાઓ માણસ વિશ્વાસ નથી રાખતો એ રસ છો આ દુનિયામાં કોઈ અંધશ્રદ્ધાઓ ના હોય એવો કોઈ માણસ હશે ખરો અંધશ્રદ્ધાઓ ના હોય એવો આ ડાક્ટર અંદર તો થયો ખરા ને ખરા ખરા કેવી રીતે કેવી ઘણી વખત જ્યાં શ્રદ્ધા ના રાખવાની ત્યાં શ્રદ્ધા રાખી દે ઘણી વખત જ્યાં શ્રદ્ધા રાખવાની ન હોય ત્યાં રાખીએ એમ શ્રદ્ધા ઘણી વખત જ્યાં ન રાખવાની હોય ત્યાં રાખે એમ અને રાખવાની ત્યાં ના રાખે હા એમ જ થાય ને એક માણસ મને કહે છે ચેલેન્જ મારતો હું અંધશ્રદ્ધા રાખું નહીં કે છે અંધશ્રદ્ધા જગત અંધશ્રદ્ધા વાળું છે કે મને પુરાવો કરી બતાવો કે હું શ્રદ્ધા રાખું છું અંધશ્રદ્ધા મેં ગેસ પાણી પીવો છો તે ટેસ્ટ કરી પીવો છો જમવાનું ખાતી વગર ટેસ્ટ કરી જમો છો શ્રદ્ધા નાખ્યું નથી ખાતરી ઘેર ખાય છે ચા તો કૂતરું રાખવું પડે કેવું કરવું પડે કૂતરા પેલું જમાડવું જોઈએ પછી ખાવું પડે બધું અંધશ્રદ્ધા અંધશ્રદ્ધા એટલે શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં ફેર ક્યાં શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં ફેર કાં ક્યાં આવ્યો અંધશ્રદ્ધા એટલે પોતાને શ્રદ્ધા તેના આધારે રાખી એ એ કહેવા માંગે તેના આધારે તમે શ્રદ્ધા રાખીને પાણી પીવો છો કયો આધાર છે તમારી પાસે ત્યાં કે અંધશ્રદ્ધા નો આધાર દવા આપી માળ લઈ જાય એવી શ્રદ્ધા રાખું છું શ્રદ્ધા થઈ ને શ્રદ્ધાના આધારે પાણી પીએ છે ને શ્રદ્ધાના આધારે પાણી પીવે છે ને ડોક્ટર નું કેવું છે શ્રદ્ધાના આધારે પાણી પીવે છે ને કયા આધારે શ્રદ્ધા આધારે શ્રદ્ધા કોઈ અંધશ્રદ્ધા વાળું છે મારે શ્રદ્ધા રાખજે માટે શ્રદ્ધા રાખજો તેતરા છે વાંધો સમથિંગ કમાશે કોઈ આ શ્રદ્ધા ના રાખતો હોય તો હું ભેગો કેવી રીતે હું ભેગો થઈ થાય કે ઘણા પાળ આવે છે કોઈ જગ્યાએ દસ જગ્યાએ જે પણ એક બરો મળી આવે કાયમ માટે શ્રદ્ધા રાખીને તેમ નક્કી કરી બધા બંધ કરી દઉં હવે બીજી કોઈ જાતની શ્રદ્ધા છે અંધશ્રદ્ધા શ્રદ્ધા અને બીજી કોઈ જાતની શ્રદ્ધા છે એમ કે છે અંધશ્રદ્ધા શ્રદ્ધા આ બે સિવાય બીજી કોઈ જાતની શ્રદ્ધા છે આ અંધશ્રદ્ધા અને શ્રદ્ધા એ સિવાય એ સિવાય બીજી કોઈ શ્રદ્ધા છે શ્રદ્ધા બધા બહુ ભાગ પડે પણ આપણે બે માં વિવરણ કરો ને એના જેટલા ભાગ પાડો એટલા પડે શું અજ્ઞાન શ્રદ્ધા હોય શું કહ્યું અને જ્ઞાન શ્રદ્ધા હોય જ્ઞાન શ્રદ્ધા એટલે પ્રતિથી શું કહ્યું તમને હું આત્માની વાત કરું એટલે તમને પ્રતિથી બેસે કે ના વાત સાચી છે શું કહ્યું પ્રતિથી બેસે તમને પોતાને મારે બેહાવી ના પડે તમને પોતાને પ્રતિ લાગે ના કરેક્ટ હાથ છે એટલે બહુ શ્રદ્ધા નથી બધા બહુ ભાગ પડે જેને જેની પર શ્રદ્ધા દઈ જાય એ મૂર્તિ સારામાં થાય શ્રદ્ધાની મૂર્તિ કહેવાય શ્રદ્ધાની મૂર્તિ શું કહે તે સહેજે આપણી શ્રદ્ધા જ દઈ જાય શું કહે પણ પારદર્શક હોવું જોઈએ કેવું પારદર્શક પારદર્શક પારદર્શક એટલે ચોખ્ખું બિલકુલ કરેક્ટ લાઈફ પારદર્શક હોવી જોઈએ ઓપન ટુ સ્કાય હોવી જોઈએ કે went to someone school. Pure life, welcome to sky life. Secrecy ના હોવી જોઈએ કોઈ પણ જાત સિક્રેસી એ કપટ કહેવાય શું કહે બાયણા બંધ કરવા રાત્રે બાયણા બંધ કરવા વધુ નથી પણ બાયણા બંધ કરવા માટે જ બંધ કરવા એ વાંધો શું કહે જેના માટે ઓપન ટુ સ્કાય શું કહે નો સિક્રેસી જ્યાં સુધી સિક્રેસી ત્યાં સુધી કપટ જ છે અમારું ઓપન ટુ સ્કાય કહી દીધું શું કહે દાદા આપણે ઊંઘીએ છીએ ત્યારે ઘણી વખત એમ કહું બરાબર ઊંઘ નથી આવતી ઘણી વખતે બહુ સરસ ઊંઘ આવી કે ભાઈ પૂછે છે કે આપણે ઊંઘી જઈએ છીએ ત્યારે ઘણી વાર એમ કહીએ છીએ કે બહુ સરસ ઊંઘ આવી ઘણી વાર કહે છે કે આજે ઊંઘ ના આવી તો એ કહેનાર કોણ છે અને અનુભવ કરનાર કોણ છે ઊંઘનાર કોણ છે કહેનાર કે આજે મને ઊંઘ આવી ઘણી વખત એમ કહીએ કે આજે બરોબર ઊંઘ નથી આવી અને ઘણી વખત બહુ સરસ ઊંઘ બહુ તો કેનાર કોણ છે અને અનુભવ કરનાર કોણ છે બહુ સારી ઊંઘ આવી એવો અનુભવ કોણ કરે છે બહુ સારી ઊંઘ આવી એવો અનુભવ કોણ કરે છે એ જે જેને આ સારી ઊંઘ આવે છે ને તે જે બોલે છે કે સરસ અને આજ બરોબર સારી ના તે ના એ જ બોલે છે કોણ છે આ કોનું કામ છે કોણ બોલે છે આ એ તમને સમજાયું ના એ એમને જાણવું છે આ ઇગોઇઝમ બોલે છે ઇગોઇઝમ ઇગોઇઝમ કે આજ હું બરોબર આવી બરાબર ઊંઘી જાવ ત્યારે ઇગો જતો રહે ને સરસ સમજાઈ ગયા ભાઈ કહે છે કે બરોબર ઊંઘી જાવ ત્યારે ઈગો જતો રહેશે ભાન જ નથી બરાબર ઊંઘ આવી હોય ત્યારે એવી પરિસ્થિતિમાં કે આપણને શરીરનો મનનો કશાનો ભાન જ નથી કોઈ બી જગત જગતનો કે અંદર કે બહાર કોઈ બી જગત નું ભાન નથી આપણને સ્વપ્ન આપણા નથી એટલે મગજે ભાઈ કામ નથી કરતો તે વખતે તો શરીર બી કામ નથી કરતું મન ભી કામ કરતું તો પછી ઈગો ક્યાં રહ્યો બરોબર ઊંઘાવી એમ કે ત્યારે કોઈ મગજ ભાન નથી રહેતું કોઈ પણ જાતનું એમ તો અત્યારે ઈગો કાં ગયો એમ એ બરોબર ઊંઘાવી ને તે ઈગો ઈગો એ અનુભવ્યું અંદર ઈગો તો બંધ થઈ જાય બહારનો બહાર બંધ થઈ જાય બહાર ઈગો પણ અંદર તો ખરું ને અંદર નું મન બંધ થઈ જાય છે અંદર તો બુદ્ધિ ચિત્ત અહંકાર બધું ખરું એટલે એ ચાલુ જ છે શું કહ્યું બરોબર છે ભાઈનું કેવું છે કે ચાલુ જ રહે છે મન બુદ્ધિ અહંકાર ચિત્ત હા અંદર ખરું સ્વપ્ન આવે તો બહાર બંધ થઈ ગયું ઇન્દ્રિયો બંધ થઈ ગઈ ઇન્દ્રિયો બંધ થઈ ગયા ઇન્દ્રિયો બંધ થઈ ગઈ નહીં મન ચાલુ હોય તો સ્વપ્ન ચાલુ મન ચાલુ હોય તો સપનું આવે ભાઈ કે મન તો બંધ જ છે મન તો બંધ જ છે મન તો બંધ છે તારે તારી ઊંઘ આવે અને મન ચાલુ હોય ત્યારે સારી નથી આવી એમ કે મન ને ચિત્ત બે જો કદી સંતળ હોય તો કે હું સારી આવી નથી બરાબર ને અને મન ચિત્ત સંતળ ના હોય તો હું સારી બસ બંધ થઈ ગયું હોય બરોબર અનુભવ આપણો સાયલેન્ટ થઈ ગયું ઈગો અનુભવ કરે છે આપણે અનુભવ કોણ કરે છે અનુભવ કોણ કરે છે ઈગો કરે છે ઈગો ઈગો બીજું કોઈ અનુભવ કરતો નથી આત્મા કયો પારમ છે આ મુક્ત કોને થવું છે તે બંધાયેલો ઇગોઇઝમ છે તે બંધાયેલા ને છૂટાને મુક્ત થવું નથી ઈગોને આત્માની જરૂર છે કામ કરવા માટે બંધાયેલા મુક્ત થવું છે બુદ્ધિ ના અપાય બુદ્ધિ ના પડે બુદ્ધિ કે શું દુઃખ છે સાસુ સસરા છે આવા છે સાવા વેલીઓ છે તમારો પ્રશ્ન ના હોય ઈગોને આત્માની જરૂર છે અનુભવ કરવા માટે કે ઈગો પોતે સ્વતંત્ર રીતે અનુભવ કરી શકે ઈગોને અનુભવ કરવા માટે આત્માની જરૂર છે કે ઈગો સ્વતંત્ર રીતે અનુભવ કરી શકે છે આત્માની હાજરી જ છે આત્મા કશું ચેતના છે ત્યાં સુધી આત્મા છે ને એટલે ઈગો ને આત્માની જરૂર છે આત્માની જરૂર છે ઈગો ને અનુભવ કરવા માટે અનુભવ કરવા માટે આત્માની જરૂર છે ના નહીં તો પછી આપણામાં ચેતના જેટલે માણસ મરી જાય છે ત્યારે શું શું થાય માણસ મરી જાય છે ત્યારે ચેતનાનું શું થાય છે માણસ મરી જાય છે ત્યારે ચેતનાનું શું થાય કશું આત્મા નથી કર્મ કર્મ દોરે છે છે આપણો ચેતના છે મરી ગયા પછી અનુભવ નથી કરી શકતો આત્મા તો અનુભવ નથી કરતો ચેતના અનુભવ નથી કરતો રાઈટ ઈગો બધો અનુભવ કરે છે આપણે અનુભવ એમ કે ઈગો થી ના લીધે આપણે અનુભવ કરીએ છીએ તો પછી આત્મા એમ કે ઈગોને આત્મા છૂટા પાડીએ આત્મા કાઢી નાખીએ તો ઈગો એમ કે રહી શકે તો એ અનુભવ કંઈ ના કરી શકાય ઈગો એકલો ઈગો તો રહી જ ના શકે ને આત્મા વગર કેમ ઈગો રહે હા તો એ જ મારો પ્રશ્ન રહી રહી શકે કે નહીં તો પછી આપણે જે મોક્ષ ની વાત કરીએ છીએ ત્યારે આત્મા ની છૂટો પાડવાની વાત કરીએ છીએ આત્મા છૂટો એકલો રહી શકે પણ ઈગો એટલો ના રહી શકે આત્મા વગર અને આત્મા તે કે આ આત્માને ઈગોથી છૂટો પાડી દે તો પછી દેહમાં પણ મોક્ષનો અનુભવ થાય ને અને એ અનુભવ કરે છે તે ઈગો જ કરે છે ને આત્મા છૂટો પડ્યા પછી પણ ઈગો ઈગો નથી બધું છે આ છૂટું એને થવાનું છે ઈગો તો નાશ કરવાનો છે જે ઈગો ઉત્પન્ન થયો છે તે ઈગો નાશ છે આત્મા છૂટો જ છે શું કહે આ તો ઈગો ઉત્પન્ન થયેલું છે વ્યતિરેક ગુણ છે આત્માનો મૂળ મૂળ ગુણ નથી એનો વ્યતિરેક ગુણ છે આત્માનો ગુણ મૂળ ગુણ નથી ઈગો વ્યતિરેક ગુણ એટલે આત્માનો ગુણ નથી તેમાં જળનો ગુણ નથી તો આ ઉભો થયું છે કે આત્માની હાજરીથી ઉત્પન્ન થનારો ગુણ શું આત્મા અને આ બે ભેગા થાય બેની હાજરી થાય ત્યારે તીસરા ગુણ ઉત્પન્ન થાય તે ક્રોધ માન માં ઉત્પન્ન થયા તેમાંથી ક્રોધ અને માન થી હું થયો અને લોભ અને માયાથી મારું થયું આ હું મારું ઉત્પન્ન થયું એ બે અમે છૂટા પાડી દઈએ એ ચાલુ જાય બસ ઈગોને ઓળખો ગુણો બંધ થઈ જાય ક્રોધ અને ઓળખો કઈ રીતે ઈગો ઓળખો કેવી રીતે ઈગો ને શું ઓળખવો કેવી રીતે ઈગો બધાને ઓળખાય હમણાં અપમાન થાય ને તરત ઓળખાય ના થાય ડિપ્રેશન કોને આવે ને આપે બરોબર એ તો વારે ઘડી સમજણ પડે ઈગો તો all the time we experience ની ખ્યાલ આવ્યો ખ્યાલ આવ્યો પણ મને મને વિચાર જે કરે છે ક્લિયર નથી એ ક્લિયર નથી થતું દાદા એને ગૂંચવાડો થાય છે ક્લિયર નથી થયું ગૂંચવાડો થાય છે ના ક્લિયર જ છે અમે તો આ વાત વાતમાં તમે પૂરો એમ કહેતા તમારે ઈગો તરફ ઉભો થઈ જશે ઈગો તો વાર કરી આખો દાડો વપરાયા જ કરે છે પાછા એટલે આપણે પોતે ઉભા થાય શરીર ઉભો થાય ને ના ના એટલે અહંકાર અહંકાર તમારું માન હોય ઉભા થઈ જાય ઇન્સ્ટોલ કર્યું તમને અહીંયા શું બેઠા એટલે તમારે અંદર લોકો મારો ઈગો બહુ ભારે થઈ ગયો તમને માન જાણકારે છે ઈગો ભારે છે એવું જાણકારે કોણ છે એ જ ઈગો શું કહ્યું નથી ક્લિયર થયું એટલે ઘણા ઘણી વખત માણસો તમે અપમાન કરો તે અપમાનનો રિસ્પોન્સ નથી આપશે ત્યારે ઈગો ઈગો છે કે નથી ખરો એમાં કંટ્રોલમાં છે જ નથી ટાઈમમાં એટલે વિશ્વાસ કંટ્રોલમાં છે ઈગો કંટ્રોલમાં છે શું ઈગો કંટ્રોલમાં છે તમારા વિતરાક થશે ના એ આપણને કંટ્રોલ શું કરવો છે ઈગો જ કંટ્રોલમાં હોય ને રોજ કંટ્રોલમાં જો ઈગો બધો એક્સપિરિયન્સ અંતસ્કરના ચાર ભાગ છે અંતસ્કર ડાક્ટર અહીં અંતસ્કરણ છે ને અંતસ્કર શબ્દ હવે ને એના ચાર ભાગ છે તે ચાર ભાગમાં મન મન જ્યારે કામ કરે તે કઈ આખું અંતસ્કરણ એને રોકી લીધેલું ભાઈ મન જ્યારે કામ કરતા મન કામ કરે છે થી ખબર પડે ત્યાં વિચાર ઓગળો જ વાત ચાલતી વિચાર વિચાર વિચાર વિચાર એટલે જાણું મનમાં અત્યારે રાત છે વિચાર ની બહાર મન કશું હોય નહીં વિચારો બસ એકલા વિચાર વિચાર હા વિચાર ભાઈ ના આવતા હોય કોઈ કોઈ આવતા હોય પણ ચિત્ત જાગ્યું હોય તો શું કામ કરે ત્યાં ભટકે અહીંથી ઘેર જાય દવાખાનામાં જાય પણ જાય તો આગળ દવાખાનામાં જઈને આ બધું ફરી જવું જોઈએ પાછું આવે વસ્તુ જુદી છે એ નહીં બાંધવું બને એ પણ પેલા વિચાર આવે પછી જે ત્યાં જાય ને પછી વિચાર હા એ તો વિચાર ના આવે તો જાય વિચાર આવે નહીં જાય વિચાર ના આવે તો જાય શું અને ગયા પછી વિચાર આવે પેલા વિચાર ના આવે જીત ગયા પછી વિચાર આવે એ બે હમારી હેલ્પર છે ચારે જણ હેલ્પર છે પણ આ આમાં આમાં જે આ ધારા ધારાસભા જેવું ચાલે છે ત્યાં અંદર આ ત્યાં આગળમાં મન મનનું મન જે વિચાર્યું હોય તો બુદ્ધિને જો પસંદ પડે તો બુદ્ધિ મન જોડે વોટિંગમાં ભરી જાય અને અહંકારનો સ્વભાવ છે પોતે અધળો હોવાથી બુદ્ધિનો આંખે જુએ છે એટલે બુદ્ધિ જેનામાં ભરે તેમાં એ ભરી જાય એટલે ચિત્ર ઘડી મરે વિચાર એટલે મનનું ધાર્યું થાય કેટલાક વાર ચિત્તમાં બુદ્ધિ મરે અને તો મન રગડી મરે આવું પાર્લામેન્ટરી પદ્ધતિ સાઈઠ જણા વોટ એક સાથે થઈ જાય જેનામાં બુદ્ધિ ભરે તેના આત્મા ભરી જાય એટલે ત્રણે જણ સાથે થઈ જાય એટલે એ પ્રમાણે કામ થયા કરે આપણા લોકો શું કે છે મારું મન છે તે દેશમાં ગયું હતું મુંબઈ ગયું હતું મન આ શરીરની બહાર નીકળે નહીં એનું નામ મન આ શરીરની બહાર કોઈ દાડો નીકળે નહીં જો નીકળે તો યોગી લોકો એને ફરી બેસવા પણ ના માટે મન આ શરીરની બહાર કોઈ દાડો નીકળે નહીં ની બહાર નીકળે છે તેને આપણા લોકો મન કહે છે પણ એ ખરેખર મન હોતું નથી એ ચીજ હોય છે સ્થિત હોય છે તો ચિત્તનો સ્વભાવ કેવો બહાર બધે ફરી આવે દુનિયામાં ફરી અરે અંદર અહીંથી અહીંથી ફર્યા કરે અહીં વાગ્યું હોય ને તો ચિત્ત ચિત્ત ત્યાં જવાનું વાગ્યું હોય ત્યાં ચિત્ત અંદર શરીરમાં ફર્યા કરે જ્યાં જ્યાં નુકસાન હોય થયું અંદર જોયા કરે એટલે આપણે લોકો કે આ છોકરો વાંચે છે વાંચે છે પણ કે તેમ સીટ નું ઠેકાણું નથી કે શબ્દે શબ્દ વાંચતો વધે તો કે તો સીટ નું ઠેકાણું નથી હા વાંક્યોથી વાંક્યો છે રાણી એમાં છે તો ચીજ નથી કે આપણે કઈ ચીજ ક્યાં છે તો કે ક્રિકેટ છે ક્રિકેટમાં કયું છે ચીજ તે ત્યાં ક્રિકેટ જોયા કરતો શું કરે અગવાદ માથે ખરો ને ક્રિકેટ જ જોઈએ પણ વાંચવાનું કશું એને યાદ ના રહે યુઝલેસ થાય જાય અમદાવાદના શેઠના સાથે જમવા બેઠા હતા શેઠાણી આવીને મને કહે છે આ શેઠ ને આજે હમી રીતે જમે તો બહુ સારું કે છે તમે કેમ હમી રીતે નહીં જમતા અમે બધી બધી બધી રસોઈ જાત જાતે મૂકીએ નથી અને પછી પૂછીએ ક્ષાના ભજીયા આવતા હતા એનું ખબર જ ના હોય કે શું કારણ છે એવું ના ગયું ભાઈ એમ સેક્રેટરી વાતો કરતું એને આ અહીં ઢોકળું ખાયા કરે એબસન્ટ ઓફ શું કહ્યું ના જમાય આવું જવાબદારી છે કે મારે રોજે આવું થાય છે ચિત્ત કોઈ હાજર રહેતું જ નથી ભગવાન ફળ પીવાશે જાણો છો જેનું ચિત્ત એતન રહે અને સારા ખાય તો એનું ભસ હાથ ફેલમાં આવે છે મારે તો રોજ નું થાય ના એ ના ચાલે દાદા ભગવાન નામ તો એમને ગોઠવી આવ્યું બધું ઠીક ઠીક સિદ્ધને આ રીતે હાજરીમાં જ જમવું છે તમારે કોઈ સિદ્ધ કહે જમવાનો વખત થાય છે તો એને એને નક્કી કરવું છે કે સિદ્ધની હાજરીમાં ગમે તેવું કામ પકડવાનું નથી વ્યવસ્થિત છે કંઈ છોડી નહીં કરે સમજો ને કઈ ઉતાવળ હોય બે હાથે જમાય ના જમાય નહીં સાહેબે જે કેવું છે કે અરે નહીં તો જીત તો જિંદગી સાહેબ આપણને હેલ્પ કરવા આ તો મૂર્ખામણી છે એટલે ચિત્તને આપણે આગુબાસ ના બસ જમી લે બધું અને સારી મને ભાઈ રાત કયા જ કહે તમે કીધું ને કે મન બહાર નીકળે તો યોગી લોકો અંદર પેસવાની દે એ શું દાદા પહેલા રે કે આ સુકોદા નીકળે ને બહાર નીકળે ને બહાર નીકળે પહેલા ના એટલે યોગીઓ જ કેમ એમ યોગી લોકો હવે સમજે આ મન બહાર નીકળ્યું શું કહે બીજા તો વિચારતા જ નહીં ને મન શું થઈ ગયું શું વિચારે યોગીઓ બધા કેટલી જાતના એક તો દેહ યોગી એક વતન યોગી જે જાપ કરતા હોય એ વતન યોગી કહેવાય કેવા પછી એ કાય યોગી વચન યોગી અને મનો અહીં ચક્ર જુએ અહીં ચક્ર જુએ અહીં ચક્ર જુએ મનોયોગ કહેવાય અને પછી આત્મયોગી તમે આત્મા આપ્યો હોય ત્યારે મેં તમારા જોઈન થયા જો એ આત્મા ચાર પ્રકારના યોગી તેમાં ચોથા પ્રકારના યોગી સાચા બીજા બધા તો તમે શું કહેતા હતા ગયા એટલે પછી અંદર કેમ આવવા આત્માના યોગી હોય તે યોગેશ્વર કહેવાય શું કહેવાય યોગેશ્વર શ્રી કૃષ્ણ યોગેશ્વર કહેવાય છતાં આપણા લોકોને યોગેશ્વર ધર્મ આપતા નથી આપણા લોકોને નાગોડિયા કૃષ્ણ જે દહીં ખાઈ જાય છે ને એટલે બાળકૃષ્ણ નો ધર્મ આપે છે કેવું બાળકૃષ્ણ એટલે નાગોરીઓ કૃષ્ણ નો ધર્મ એમાં મારે એને શું કરવો છે મારે તો યોગેશ્વર લાવ્યા કે યોગેશ્વર ને તો લોકો મામી ના શીખાય ગયા અમારે જોઈએ બધા બાળકૃષ્ણ આ પચાસ કરવા માટે જન્મ ધર્મ નથી નાગોરીઓ કૃષ્ણ દહીં ખાય છે આપણે શું કામ કર્યું આપણે તો યોગેશ્વર કૃષ્ણ તમે સમજો કહો બાળકૃષ્ણ ઉદ્ધવ કહેવાય શું કે છે આપડે લોકો બાળકૃષ્ણ એટલે એ નાગા નગરી એમ કેતા હોય બાળકૃષ્ણ નો ધર્મ મારો મારે બોલતા કરવા એવું ક્યાં બોલો છો યોગેશ્વર નો ધર્મ મારે એમ કહીએ બાળકૃષ્ણ કહે છે ને ડાક્ટર જો તો આપણા લોકોને છે કઈ બોલવાની કઈ ખબર છે કે આ શું બોલી મને બાર તેર વર્ષની ઉંમર કંઠી તૂટી ગઈ ને તે માજી કે છે કે આપણે કંઠી બનાવી મનાવ્યા આવા લોકોને હું કંઠી બંધાવું ને પ્રત્યેક જ્ઞાન આપે પ્રત્યેક મને સમજણ પાડે મારો ઉપકારી થાય તો જ હું કંઠી બંધ આ તો આ તો